એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરમાં બેઠા બેઠા અદિતિ વાર્તા સાંભળે છે અને આમ પાંચ તલાવડામાં બેઠા બેઠા નચિકેતા દેવી પણ વાર્તા સાંભળે છે આવો આવો અદિતિ બેન નચિકેતા દેવી આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે દ્રોણ બ્રાહ્મણની વાર્તા એક નગરમાં દ્રોણ નામનો બ્રાહ્મણ રહેતો હતો એ હતો ઘણો ગરીબો રોજ માગી માગીને એનું પેટીયું રળતો હતો રોજ માગવા જાય ને પેટીયું રળે યજમાનો તરફથી મળતા કપડા ને ચંદન ને અત્તર ને ઘરેણા વગેરેથી રોજ બની ઠનીને રે અને સદાય અનુષ્ઠાન કરતો રહેતો હોવાથી એના દાઢી મૂછ ને નખ વધી ગયેલા રહેતા હતા હો એકવાર એના એક દયાળુ યજમાને એને નાના નાના બે વાછરડા દાનમાં આપ્યા કે હાલેલા આ વાછરડા તું લઈ જા બ્રાહ્મણે એ બંને વાછરડાને યજમાનો પાસેથી માગેલું સારું સારું ખવડાવી પીવડાવીને ઉછેર્યા હતા એ તો જલ્દી મોટા અને હુષ્ટ પુષ્ટ બની ગયા વાછરડાઓ જાડા પાડા એકવાર એક ચોરની નજર આ વાછરડા ઉપર પડી એણે વાછરડા ચોરી લેવાનું વિચાર્યું એ રાત્રે હાથમાં દોરડું લઈને બ્રાહ્મણના ઘરના રસ્તે ચાલી નીકળો એ થોડુંક ચાલ્યું હશે તે રસ્તામાં તેને મોટા તીક્ષ્ણ દાંતવાળો ભયંકર માણસ સામો મળ્યો એનું નાક મોટું ને ઉપર તરફ ખેંચાયેલું હતું આંખો લાલ ઘૂમ દેખાતી હતી શરીરની રગે રગ બહાર તરફ ઉપસેલી દેખાતી હતી એનું શરીર નાનું હતું ગાલ સુકાયેલા હતા દાઢી અને માથાના વાળ પીળા પડી ગયા હતા આવા ભયાનક માણસને જોઈને ચોર તો ડરી ગયો એણે હિંમત કરીને એટલું જ પૂછ્યું તમે કોણ છો તમે કોણ છો પેલા ભયાનક દેખાવવાળા માણસે જવાબ આપ્યો હું સત્યવચન નામનો બ્રહ્મ રાક્ષસ છું તમે પણ મને તમારી ઓળખાણ આપો તમે કોણ છો ચોર બોલો હું ચોર છું મારું નામ ક્રૂર કરમા અત્યારે હું એક દ્રોણ નામના ગરીબ બ્રાહ્મણના બે વાછરડાની ચોરી કરવા જઈ રહ્યો છું બ્રહ્મ રાક્ષસને ચોરની વાત સાચી લાગી એણે કહ્યું ભાઈ હું છ દિવસે માત્ર એક જ વાર ભોજન કરું છું માટે હું પણ આજે તે બ્રાહ્મણનું ભક્ષણ કરીશ એને ખાઈ જઈશ આપણું બંનેનું લક્ષ્ય એક જ છે તારે વાછરડા ચોરવા છે અને મારે બ્રાહ્મણને ખાઈ જવો છે આમ અંદરો અંદર વાતચીત કરીને ચોર અને બ્રહ્મ રાક્ષસ બંને ઘેર આવીને યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા બ્રાહ્મણ જ્યારે સૂઈ ગયો ત્યારે બ્રહ્મ રાક્ષસ એને ખાઈ જવા આગળ વધ્યો ધીમે ધીમે ધીમે એને એમ કરતો જોઈને ચોરે કહ્યું ભાઈ આ ઠીક નથી થતું હો હું બે વાછરડાને ચોરી લઈને અહીંથી ચાલ્યો જાઓ પછી તમે એને ખાઈ જાજો બ્રહ્મ રાક્ષસે કહ્યું એ કેવી રીતે બને અને જો એમ કરતા વાછરડાના અવાજથી બ્રાહ્મણ જાગી જાય તો મારી બધી મહેનત પાણીમાં જાય ચોરે કહ્યું અને તમે બ્રાહ્મણને ખાઈ જાઓ ને એ પહેલા કાંઈ વિઘ્ન આવી પડે તો હું પણ વાછરડાની ચોરી નહીં કરી શકું જો બ્રાહ્મણ જાગી જાય તો હું કેવી રીતે ચોરી કરી શકું એટલે એ યોગ્ય છે કે પહેલાં હું વાછરડા ચોરી લઉં પછી તમે બ્રાહ્મણને ખાઈ જજો આમ બંનેમાં વાદ વિવાદ ચાલ્યો અને પછી એકબીજા પ્રત્યે વિરોધ ઊભો થયો બંને વચ્ચે ઝઘડો થયો અને બ્રાહ્મણની ઊંઘ ઉડી ગઈ બ્રાહ્મણ તો જાગી ગયો એને જાગી ગયેલો જોઈને ચોરી ચોરે કહ્યું એ બ્રાહ્મણ દેવતા આ બ્રહ્મ રાક્ષસ તમને ખાઈ જવા આવ્યો છે સાંભળીને બ્રહ્મ રાક્ષસ કે હે બ્રહ્મ દેવતા આ ચોર છે એની વાત સાચી ન માનજો તમારા બંને વાછરડા ઉપર એની નજર બગડી છે વાછરડાને ચોરવા એ અહીંયા આવ્યો છે બંનેની વાતો સાંભળીને બ્રાહ્મણ તો ખાટલામાંથી બેઠો થઈ ગયો એણે એના ભગવાનનું સ્મરણ કર્યું ભગવાનને પ્રાર્થના કરી જેથી બ્રહ્મ રાક્ષસનો મોક્ષ થાય અને બ્રહ્મ રાક્ષસ જતો રહે પછી એ તો લાકડી લઈને ઊભો થયો અને એ રીતે એણે એના બે વાછરડાને ચોરાઈ જતા બચાવ્યા અને ચોરને ભગાડી મૂક્યો એટલે ભાઈ આ બ્રહ્મ રાક્ષસ ને ચોર અંદરો અંદર ઝઘડા એમાં બે માંથી કોઈ ફાયવું નહીં કોઈના હાથમાં કાંઈ ન આવ્યું અને પેલા બ્રાહ્મણ ભાઈએ વાછરડાને બચાવ્યા અને પોતાનો જીવ પણ બચી ગયો તો ભાઈ આવી હતી આ મજાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને અદિતિ બેન નચિકેતા દેવી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો